એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો નડિયાદમાં બેઠા બેઠા મહેશ્વરી વાર્તા સાંભળે છે આવો આવો મહેશ્વરી બેન અને આમ ભરૂચમાં બેઠા બેઠા સુભાષ વાર્તા સાંભળે છે આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ અંજના ભગવતીની આ વાર્તા છે તેમણે મને કહી છે અને હું તમને કહું છું વાર્તાનું નામ છે કામગરી મધુ એક મોટા બગીચામાં વૃક્ષની ડાળી પર એક મધપૂડો હતો તેમાં મધમાખી રાણીએ ઈંડા મૂક્યા હતા થોડા દિવસ પછી ઈંડામાંથી ઈયળ થઈ અને ઈયળમાંથી મધમાખીઓ આ મધમાખીઓ ખૂબ કામગરી કામ બહુ કરે તેમને માથે મધપૂડાની સફાઈ કરવાની ઈયળોને ખોરાક આપવાની તથા મધપૂડાની ચોકી કરવાની જવાબદારી હતી જ્યારે અમુક મધમાખીઓને ફૂલે ફૂલે ફરીને રસ ચૂસવાનું અને તેમાંથી મધ બનાવવાનું કામ મળ્યું હતું હો એવી એક મધમાખીનું નામ હતું મધુ રોજ બધી મધમાખીઓ જોડે બગીચામાં જાય અને ફૂલોમાંથી રસ ચૂસીને મધપુડામાં ભેગો કરે મધુ એક દિવસ બગીચામાં ઘૂમતી હતી એવામાં તેની નજરે એક કરોળિયો પડ્યો ઝાડની ડાળીઓ વચ્ચે કરોળિયો સુંદર ઝીણું હવાથી પણ હલકું એવું ઝાડું ગૂંથતો હતો મધુ તો રસપૂર્વક જોયા જ કરે કે આ કરોળિયો ઝાડું કેમ બનાવતો હશે ત્યાં તો એકાએક માખી ઉડતી ઉડતી આવીને ઝાડામાં ફસાઈ ગઈ આમ તેમ મથે આમ તેમ મથે પણ ઝાડામાં જકડાઈ ગઈ નીકળી જ ન શકે કરોળિયાને તેનો શિકાર મળી ગયો અને એ તો ઝડપથી દોડીને તેને હડપી ગયો કરોળિયો કેવો કારીગર ઝીણું બાંધે જાળું બાકીબાઈ આવો અંદર ના સાંકળ ના તાળું ત્યાં તો રંગ બેરંગી એક પતંગિયું આવ્યું જાણે કે ઉડતું ફૂલ પતંગિયું પણ મધમાખીની જેમ ફૂલે ફૂલે ઘૂમે અને તેનો રસ ચૂસે આથી તેને મધુ જોડે દોસ્તી થઈ ગઈ બંને દોસ્તો પકડદાવ રમવા લાગ્યા રમતા રમતા તેમની નજરે કાચિંડો પડ્યો કાચિંડો તે એવો જાદુગર ઘડીએ ઘડીએ તેના રંગો બદલે ઝાડની ડાળીએ બેઠો હોય તો ડાળી જેવો રંગ અને પાંદડા વચ્ચે બેઠો હોય તો લીલો રંગ ટૂંકમાં જલ્દીથી કોઈની નજરે ચડે જ નહીં ત્યાં તો કાચિંડાએ પોતાની લાંબી જીભ બહાર કાઢીને તેની પર જીવડું ચોટી ગયું કરતું પછી શું કાચિંડો તો તેને ઝડપથી હડપ કરી ગયો ભાઈ ખાઈ ગયો વારે વારે રંગ બદલતો લાગે બહુ પાકો જીભ કાઢતો જીવડા ખાતો ઘરોળિયોનો કાકો <laughs> હા બે દોસ્તારો કુદરતનો નજારો જોઈને હરખ પામતા પામતા આગળ ચાલ્યા ત્યાં તેમની નજરે ચકલીઓ પડી ચી ચી ચી કરતી ઠેકડા મારતી ચકલીઓ શું કરતી હતી તે નાના મોટા જીવડા દાણા વગેરે શોધીને તેમની નાની અમથી ચાંચ વડે ખાઈ જતી ચકલી નાની ઉડતી આવે ચીંચી કરતી ગાય નાના મોટા જીવડા શોધી ચાંચે પકડી ખાય <laughs> પતંગિયું મધુને કે ચાલ ને આપણે પકડદાવ રમીએ રમતમાં બે મિત્રોને ભારે મજા પડી પતંગિયું કે જો આ બગલાભાઈ કેવા ભગતની જેમ ધ્યાન લગાવીને ઊભા છે પાણી કાંઠે બગલો ઊભો નિશાન કદી ના ચૂકે ચપક દઈને માછલી પકડે હડપ મુખમાં મૂકે રમતા રમતા હવે બંને મિત્રો થાય ગયા કુદરત જોવામાં સમય ક્યાંય પસાર થઈ ગયો તેનો ખ્યાલ પણ તેઓને રહ્યો નહીં જાત ભાતના પ્રાણીઓ પોતાના આહાર માટે પોતાના ખોરાક માટે બીજા સજીવો ઉપર નભે છે આ રીતે વીસ મહિના ખજાના જેવી એક અદીટ આહાર જાળ રચાઈ ગઈ ભાઈ હો હવે સાંજ પડી ગઈ હતી અંધારું થવા લાગ્યું હતું મધુને ખ્યાલ આવ્યો કે હવે મધપુડામાં જવાનો સમય થઈ ગયો છે મધુ તો મધપુડા પાસે પહોંચી પણ ત્યાં તો દરવાન મધમાખી પહેરો ભરતી હતી તેણે પૂછ્યું બતાવો કેટલું મધ ભેગું કર્યું છે મધુ શું જવાબ આપે કુદરત જોવામાં એ તો પોતાનું કામ ભૂલી ગઈ હતી આથી મધપુડામાં જવાની પરવાનગી એને મળી નહીં આખી રાત મધુને ઠંડીમાં ઠૂંઠું આવવું પડ્યું તેમાં ઊંઘ પણ ક્યાંથી આવે રાત્રે તેણે જોયું કે ઉંદર ને ઘુવડ સાપ બિલાડી જેવા પ્રાણીઓની રાતની હરફર શરૂ થઈ ગઈ હતી રાતના અંધારામાં પણ તેઓ પોતાનો ખોરાક શોધી લેતા હતા ભાઈ બીજે દિવસે સૂરજ ઉગતાની સાથે જ મધુ તો કામે વળગી ગઈ મધમાખી છે ખંતીલી ફૂલે ફૂલે ફરે રસના બિંદુ ચૂસી ચૂસી મધપુડામાં ભરે આખો દિવસ કામે વળગીને મધુએ મધ ભેગું કર્યું ત્યાં મધુને પતંગિયાને પોતાની જાળીમાં પકડવા મથતો એક બાળક દેખાયો મધુ તો પોતાના મિત્રની વહારે દોડી મદદે દોડી તેણે બાળકને અટકાવીને પૂછ્યું અરે અરે આ તું શું કરે છે શાને કાજે આ પતંગિયાને પકડે છે બાળક કે મને આ સુંદર પતંગિયું બહુ ગમે છે એટલે મારે તેને પકડીને બરણીમાં પૂરીને મારે ઘેર લઈ જવું છે સુંદર વસ્તુઓ ભેગી કરવાનો મને શોખ છે મધુ તો આ સાંભળીને હેબતાઈ ગઈ એ કહે પતંગિયું કાંઈ જડ વસ્તુ નથી એને પણ જીવ છે એ જીવ ધરાવે છે અને કુદરતમાં ખૂબ મહત્વનું કામ કરે છે ફૂલે ફૂલે ફરીને તે એક ફૂલની પરાગરજ બીજા ફૂલમાં પહોંચાડીને એમ નવા નવા ફૂલ ઉગાડે એ પણ આ મારી જેમ એ પણ મારા જેવું જ કામ કરે છે આ ઉપરાંત દરેક સજીવ તો બહુ મહત્વની કડી છે આ જંગલમાં બધા સજીવો બધા જંતુડાઓ એકમેકની સાથે સાંકળની જેમ જોડાયેલા છે જેમ સાંકળની એક કડી તૂટી જાય તો સાંકળ તૂટી જાય ને એવી રીતે પતંગિયાનો નાશ કરીએ તો એની ઉપર નભતા જીવોનો પણ નાશ થઈ જાય એટલે પતંગિયાને બરણીમાં પૂરાય નહીં કે તેની નાજુક નાજુક પાંખોને અડાય પણ નહીં હા સાંભળીને બાળકને પોતાની ભૂલ સમજાય ઓ ભાઈ મધુની વાત તેને ગળે ઉતરી ગઈ પતંગિયાને પકડવાની વાત પડતી મૂકી મધુ પણ આ જોઈને ખુશ થઈ ગઈ શાબાશી રૂપે બાળકને થોડું મધ પણ આપ્યું ને કામગરી મધુ પાછી પોતાના ખામે વળગી ગઈ ભાઈ તો બાળ દોસ્તો આવી હતી આ કામગરી મધુની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશ ભાઈ આવજો